એક આ વર્તમાનમાં ઘડો દેખાય છે એ ક્યાંક ઘડો આજ દેખાય છે એના પૂર્વ પર્યાય શું હતા અને ઉત્તર પર્યાય શું છે એ બધાને જયારે પેલા માટી હતી માટીમાંથી અને એ ગાળો બનાવ્યો ગાળામાંથી આમ એની પર ચડ્યું એના પછી નિમાડા મૂક્યું પછી હવે પછી શું થશે એ બી ધીમે ધીમે ભાગી જશે એ બધા પર્યાય જાણે ગણતરી બંધ નહીં ના ગણતરી બંધ નહીં એમ નામ કેવું એના કરતા મૂળ વાત પર આવી જાય ને કેવા માહિતી અહંકાર ચોખ્ખો કરવાનો છે બુદ્ધિ ના કરવાનું છે અહંકાર કરવાનો ચોખ્ખો બધા આપણે ચોખ્ખું કરો ક્રોધ માર માયેલો એ બધા પરમાણુ જતા રહે બાકી રહેલું છે જે બાકી રહેલું એબ્સોલ્યુટ જ્ઞાન છે બાકી આ જ્યાં સુધી ક્રોધ વાળું જ્ઞાન છે જ્યાં સુધી નો મારી વિચાર છે ત્યાં સુધી એ નથી લોભનું મિક્સર છે અત્યાર સુધી નથી જ્ઞાન લોભી જ્ઞાન છે લાગે ક્રોધી જ્ઞાન છે લાગે અહંકારી જ્ઞાન છે લાગે આ બધું પૈથી નીકળી જાય એબ્સોલ્યુટ જ્ઞાન હવે તમને આપ્યું છે સેન્ટર પછી એક પાડી દે ને કઈ તમને એ તો આપ્યું ને એબ્સોલ્યુટ જ્ઞાન આપ્યું તેથી તો બીજા પ્રગટ થાય નહીં પ્રગટ થાય નહીં પણ પતતું નથી આ કામ એટલે મોક્ષ ના જાય પાચન થતું નથી શું થઈ પાચન થતું કારણ કે કેપેસિટી નથી ને પણ કારની ચિત્રતા છે કર્મો બહુ છે જ્ઞાન સમજે તો ઉકેલ બીજું તો હે સર્વે ગુણ પર્યાય બધું જાણે જગત માં કશું બધું જાણવે દાટી ના બાકી ના પણ આ સમજે નહીં લોકો તે પેલા જોવા પણ શાસ્ત્ર આ લખ્યું હોત ને ઓછું કરતો ઓછું કરતો કે ભાઈ ક્રોધ ઓછો કરો ક્રોધ માં કાઢો ધીમે ધીમે ઓછું કરતો જાય એમ તો ઇનડાયરેક્ટલી આ સમયસારમાં આખરીમાં એનો સાર કાઢીને કે કિંચિત માત્ર પણ રાગ હશે તો જ્ઞાન નું ઉદઘાટન થશે નહીં બસ પણ લોકો રાગ મારે કાઢવાનો છે હા એટલે એ તો એ તો આખી જુદી ક્રિયા થઈ જાય છે થયેલું છે નિશ્ચય થયેલું મારે કેવું જ્ઞાન જાણવું છે એ જ્ઞાને છે તે નિશ્ચય છે મારે કેવળ જ્ઞાન જાણવું છે એ જ્ઞાન પણ નિશ્ચય જાણવા પણ ઈચ્છા છે એ નિશ્ચય થયેલો કારણ કે ઈચ્છા છે નિશ્ચય છે જ્ઞાન એટલે જ્ઞાન કેવા હવે જોયેલો છે કેવા પ્રકાર બરાબર તેથી આ દુકાન થઈને થતું અને એ જ પરમાત્મા પ્રકાશ આપે જોયો છે પણ જોનાર કોણ એ પ્રકાશ પ્રજ્ઞા પ્રજ્ઞા પ્રજ્ઞા ખરી પ્રજ્ઞા તો ખરી પ્રજ્ઞા વગર ચાલે નહીં જ્યાં સુધી જ કરે કેવું જાય ખાલી જ્ઞાન જ રહે કેવું સુધી આ પ્રજ્ઞા જ્યાં બીડો ડકો છે જ્યાં સુધી મિક્સર તોડી છે ત્યાં સુધી પ્રજ્ઞા પછી વ્યવહાર પછી વિચરે કેવી રીતે દેહ છે તો આ જગત ની સાથે એમને વિચારવું તો પડે ને વ્યવહાર તો છે પણ હવે તો કેવળ જ્ઞાન થઈ ગયું છે હવે તો કેવળ જ્ઞાન થઈ ગયું છે કેવળ જ્ઞાન થયા પછી નીકળે ને આપણે ખરું ખરું ડિસ્ચાર્જ થયા પછી નીકળે આપણું જે ડિસ્ચાર્જ છે ને એ મેલું ડિસ્ચાર્જ મેલું ડિસ્ચાર્જ છે અને ખરું ડિસ્ચાર્જ થાય તો ચોખ્ખે ચોખ્ખું ડિસ્ચાર્જ તો થયું આ મારું ડિસ્ચાર્જ છે એટલે આપણે એક અવતાર નું હજુ રહ્યું એક બે પેલું ચોખ્ખું ડિસ્ચાર્જ આત્મા જુદો ફર્યા કરે અંદર આ બહારનો ભવાડો જુદો ફર્યા કરે પ્રજ્ઞાની કઈ વાત નથી ત્યાં પ્રજ્ઞાની કઈ જરૂર નથી પ્રજ્ઞા પ્રજ્ઞા ભેગી થઈ જાય તારે કેવું જ્ઞાન થાય થાય ના એ તો ખરું હવે કેવળ જ્ઞાન થયા પછી પ્રજ્ઞા ની વાત નથી આ અલગ કામ કરે છે આ અલગ કામ કરે પ્રજ્ઞા જે જ્ઞાન જે નથી થયું અને સાહેબ સંગીત થયું છે તેની ત્યાં તે વખત પ્રજ્ઞા ઉભી થાય એટલે એક એક બંને નું અંદર જોડાણ છે એને લઈને પ્રજ્ઞા નું આત્મા સાથે અને બહાર સાથે જોડાણ કરવા વાળી શક્તિ છે બીજું કઈ નહીં શું કહી શકું આ જગત માં જે ચાલે છે એ બધા ક્રમિક જ્ઞાન છે ક્રમિક ક્રમિક ક્રમે ક્રમે ક્રમે ક્રમે જ્ઞાન ક્રમે ક્રમે એટલે step by step step by step step by step એવી રીતે આ જ્ઞાન જગતમાં ચાલે છે બધા જ્ઞાન હવે એ એ ક્રમિક જ્ઞાન અત્યારે બંધ થઈ ગયું છે આખું બંધ થઈ ગયું છે ત્યાંથી કે ક્રમિક જ્ઞાન ક્યાં સુધી ચાલુ રહે કારણ કે મન વચન કાયાને એકતા હોય ત્યાં સુધી ચાલુ રહે મન વચન કાયાની એકતા હોય ત્યાં સુધી ક્રમિક જ્ઞાન ચાલુ રહે અને એકતા જુદી પડી એટલે ક્રમિક જ્ઞાન બંધ થઈ જાય એટલે એકતા એટલે શું કે મનમાં જેવું હોય એવું વાણીમાં બોલે અને એવું વર્તનમાં રાખે તો ક્રમિક જ્ઞાન ચાલુ રહે આ સમજવાય ને અને એ ના રે ત્યારે આ ક્રમ ઉદય આવે તે ડાયવર્જ રોડ છે આ મૂળ રોડ નથી આ અક્રમ માર્ગ શું છે મૂળ રસ્તો પેલો છે મોક્ષનો ક્રમે ક્રમે અને આ હાઈવે રોડ છે એટલે લિફ્ટ માર્ગ છે તો હવે લિફ્ટમાં બેસી ગયો કલ્યાણ થઈ ગયું અક્રમ એટલે ફૂલ સ્ટોપ માર્ગ ક્રમિક એટલે કોમા માર્ગ અક્રમમાં બીજું કશું કરવાનું ના હોય આજ્ઞા જ પાડવાની હોય બસ બીજું કશું કરવાનું થિયરી ઓફ કેજીસ જેને કહીએ થિયરી ઓફ સ્ટેજીસ જેને કહીએ એ કેટલે અંશે આપણાથી જુદો પડે એ કેટલે અંશે આપણાથી જુદો પડે થિયરી ઓફ સ્ટેજીસ સ્ટેજીસ ક્રમ બીજું કઈ જુદું જુદું પડવાનું બીજું કઈ કઈ જ્ઞાન તેનું તે જ છે જ્ઞાન તેનું તે જ છે હા જ્ઞાની ના આધારે લોકોનું કામ નીકળી જાય કારણ કે અમારે નાપાસ થયા ચાર માર્કે નહી તો અમારે અહીંયા આગળ કેવું જ્ઞાન હોય નાપાસ થયા એટલા બોલવા પણ બોલાય નહીં અમારે સીધો કેવું જ્ઞાન થયા પછી એટલે એને મેરેજ નીકળ્યા કરે બધું પોતાના હાથમાં સત્તા ના રહે અને તે બધું કલ્યાણ કરે અમારે ખટપટ કરીએ કે આવો તમને જ્ઞાન આપીએ આવો ઉખાણું કરીએ ગામે ગામ ફરીએ એ ખટપટ્યું પિતરાક કહેવાય કેવું અને પેલું ખટપટ રહિત વિતરાગતા કોઈ એમ કોઈનું અહિત થતું હોય પેલો દર્શન કરતા બોલે નહીં એ બોલે નહીં જે હાથ જ ના કાઢે તો વિતરાગ અને આ બધા હાથ એ હવે રસ્તે કરી જઈ રહ્યો છે કહીએ અક્રમ માં ભય ખરો કે અક્રમ માં ભય ખરો કોઈ જાતનો ભય નિર્ભય અક્રમ તો અમારી આજ્ઞા વળે ને કોઈ ભય નહીં આ વર્લ્ડમાં કોઈ ભય નહીં ઈશ્વરનો ભય નહીં એને શું કહ્યું અમારી આજ્ઞા અમારે પાંચ આજ્ઞા છે એટલા અમે બીજું કઈ કરવાનું અક્રમમાં ભય ના હોય ક્રમિકમાં ભય બધા ભૂલો પડશે કે ઠેકાણું નહીં આ એક વખત સંત પુરુષ મળ્યા અને અઢાર પગથિયા ચડાયા પછી કોઈક મળે હાડો પરસોત્તમ દાસ છે કેન્ટીન છે એટલે પરસોત્તમ દાસ કે માં એટલે બધા બે હજાર પગથે ઉતરી ગયા કેન્ટીનો તો હોય ને રસ્તામાં ના હોય અને અહીં તો કેન્ટીન બેન્ટીન કહેશે નહીં ને અહીં ત્યાગ ગ્રહણ કશું કરવાનું નહીં ગ્રહણ એ કરવાનું નહીં ત્યાગે નહીં કરવાનું શું શું બને છે જુઓ પંચમભાઈ શું કહે છે તમારે ત્યાં કરો બસ એટલું કામ બીજું કઈ તમે ઉદાહરણ પંચમભાઈ દીધા અને તમારે પંચમભાઈ શું કરે છે જોયા કરો પંચકનું શી રીતે ચાલશે તો પેલી શક્તિ કઈ છે ને વ્યર્થ શક્તિ તેને પ્રેરણાથી બધું પંચક બધું ચાલે આ ક્રમ માર્ગ માં વચ્ચે દલાલો ખરા કે ક્રમ માર્ગ માં વચ્ચે દલાલો ખરા ક્રમ માર્ગ દલાલો દલાલો માર્ગ છે